મનનું સમાધાન કરી નાખ્યું નીકળી જવું છે વેર ના રાખે મુસીબત ઇમોશનલ સ્વતંત્ર થયું એનો સ્વતંત્ર અને અવલંબન વગર સુખ મળવાનું આ તો બધી છું વગર પ્રયત્ન અને મનનો આનંદ બહુ ફેરાય તો બજારમાં કેરી લઈ આવીએ પૈસા આપીએ લાવીએ કરીએ હારી હોય તો કકડાટ ના મળે તો ડેરી કકડાટ મળે તો વાત પરિવાર ના કકડાટ બસ બધા આવે છે કે છે કે આત્મા નું ખરેખર સ્વરૂપ શું છે અને એના શું ગુણ છે એમ આત્મા ખરેખર કેવા સ્વરૂપમાં છે અને એના શું ગુણ છે એમ કે કેવી રીતનું છે એ સમજાવો જરા કેવા સ્વરૂપ છે અને એના ગુણ શું છે એના ગુણો શું છે પ્રોપર્ટી હા કે જરા સમજાવો આત્મા વિશે એમ ક્રોધ માન માયેલો ગુણ છે ક્રોધ થાય છે અહંકાર કરે છે લોભ થાય છે દેહ ના કે છે બોડી ના બોડી ના કે છે દેહ ના જળ ના કે ચેતન જળ ના કે છે જળ ના જળ વસ્તુ ના જળ ના છોકરા કેમ નથી રહેતો એ લોકોમાં પણ હોય છે પ્રમાણમાં હજુ વિકાસ થયેલો નહીં બોડી પણ જળના ગુણ છે નહીં તો પછી આને ક્રોધ કરવો જોઈએ નહીં કરો ઘરના ક્રોધ કરવો જોઈએ આ થક્યાનો આમ કરું બૂમ પાડે ઘરના ગુણ છે આત્માના તો નથી જ કે છે આત્માના ગુણ તો નથી જ કે છે જડદા ગુણ હોય તો તમે ડાક્ટર કાપો છો એટલે મહાભૂમ કરી કાપવામાં તમે જે કરેલી છે જે વસ્તુ કચેડો છો કોન્ટેન્ટ સ્ટ્રેસ બંધ કરી દો છો તે એના ગુણ છે કરી ખબર ચેતન ના આત્મા ના ગુણ જળ ના ગુણ દવા પડે શું એસી જાય છે ઇન્જેક્શન આપવાથી ઇન્જેક્શન આપ્યા પછી થાય ને હા જ્ઞાન તંતુઓ બહેરા થઈ જાય ભાવના સંવેદન લાગણી જતી રહે એટલે એ સાવત ચેતન ના ગુણ છે પાવર ચેતન જે જળમાં આત્માનો પાવર આવેલો છે એ પાવર ના ગુણ છે તેમાં આપણે પેલી બેટરી હોય છે એની પાવર તેલ હોય છે ને એ તેલ એના એનામાં ઇલેક્ટ્રિસિટી નથી એના પાવર ભરેલો છે શું કહે છે પાવર ભરેલો છે તે આપણે પછી આમ દબાવીએ એટલે લાઈટ થાય પણ એ પાવર ખાલી થઈ જાય ભરેલો પાવર એ રીતે આ બોડીમાં પાવર ભરેલો છે આત્માનો ચેતન ભાવનો તે પછી ખાલી થઈ જાય સાહેબ એ પાવર ચેતન કહેવાય એટલે ખલાસી જાય તેલ ખલાસી જાય ડાયટો ખલાસ થાય આ મન વતન કાયા ત્રણ તેલ એક બોડી નો તેલ એક વાણીનો તેલ અને નો તેલ આ ત્રણ તેલ ઉડી જાય એટલે આ બેટરી બંધ થઈ જાય એ ધરાય છે આત્માની હાજરી હાજરી બીજું કઈ ક્રિયા નહીં હાજરી જેમ સૂર્ય હાજરી આપણે પ્રકાશ લઈએ અને હીટ ઉભી કરીએ કરીએ પણ એમાં કઈ સૂર્ય કશું કરતો નથી હાજરીથી બધું થાય સમજાય ગુણ નથી ચેતનના ગુણ નથી અને ગુણ છે એટલે ચેતનના ગુણ હોય પોતાના તો પોતાના ગુણધર્મ તરીકે એને એ કરવામાં આવે કાયમના ગુણધર્મ કાયમ અને આ જડમાં જો કાયમ ના હોય તો જડમાં રહે અને ચેતનમાં જો કાયમ ના હોય તો મોક્ષમાં પણ રહે આ વિશેષ ગુણો છે કેવા છે એને શાસ્ત્રકારો વ્યતિરેક ગુણ કયા છે વ્યતિરેક ગુણ નથી આત્માના ગુણ નથી જળના ગુણ વ્યતિરેક ગુણો જળ અને ચેતન બે સાથે હોવાથી બંનેના પોતાના ગુણધર્મ છોડતા નથી અને આ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે એ ગુણો નાશ પણ છે પણ એ ગુણો નાશીને આખું જગત છે અત્યારે એ ગુણો નાશી એટલી બધી ભ્રાંતિ થતી છે એ ગુણોના અધીન જ જીવો વર્ત્યા છે એને જ ચેતન માને મને જ ક્રોધ થાય બીજા પણ થાય કોણ હું દો કરનારો ગધામાં પચીસ રૂપિયા ખોઈ ગયા હોય તો લોભિયાને આખો દાળ ખબર કરાય એ લોભ ના ગુણ બીજા એવું સાંભળે લોભીઓ ના હોય છે થોડા બધું પણ લોભિયા કોઈ હોય ખરા બને નહીં કોઈ જગ્યાએ હા શું કરશે કાયમ આજે દાદા જયારે જોયો ચોવીસે કલાક સ્વપ્નમાં પણ હાજર કે છે પણ માતા બધું રક્ષણ કરજો કે રક્ષણ કરજો પરમ પૂજ્ય પરમ ઉદ્ધારક દાદા ભગવાન ને કોટી કોટી નમસ્કાર સાથે જય સચિદાન કેટલા હજારો માણસો ને છતાં દાદા નિરંતર હાજર હોય ભગવાને કહ્યું એ જૂથ કહેવાય હું કંટ્રાક્ટર ધંધા દાદા આમાં એવું છે ને આ તો સ્થળ બજાર એટલે શું ગવર્મેન્ટ રેકગ્નાઇઝ છે એટલે જેટલી બધી કંપનીઓ હોય લિમિટેડ કંપનીઓ હોય બરોબર છે એના સ્થળો હોય ભગવાને એને જૂથ કહ્યું છે બરાબર લિયા દિયા ને હા લિયા દિયા પછી ચડે એટલે કેવા સુધી છે હા પેલા રમી મૂકેલું ભગવાન તો ગવર્મેન્ટ કેમ એને પરવાનગી આપે ગવર્મેન્ટ કેમ લાયસન્સ આપે ગવર્મેન્ટ આ ધંધા તરીકે ચાલુ રાખ્યો હા જુગારની હદ અંતરાય છે આમાં પણ આમાં જુગારી થઈ જાય માણસ એ બરાબર થઈ જાય ધર્મ ટકે નહીં હમણાં તો સિમેન્ટ કાઢી લે મનમાં એમ થાય ખેત થાય આ કઈ ધંધા મારે તો એક્સટેન્શન કરાવી લાયા છો હવે બીજું અમુક મને ખબર નહીં જિલ્લો જિલ્લા નું નામ એ તો મને ખબર જ ના પડે ને તો એટલું જાણું છું કે ક્યાં એટલું જાણું છું મોટો મોટો આવાજ છે ને તેની રહેશે એ તો રાજા જેવા રાજા જેવા એટલે એમને રહેવાની શું સગવડ બધું બહુ સુંદર સગવડ બીજી વાત આપણે જરૂરિયાત હોય ને તે વાત કરી કે આ તો પોઈન્ટ પૂછીએ ને સુંદર સ્વામી છે એ આપણે જાણવાની જરૂર તો બીજું આપણને આ ગુજવાળા છે ને સંસારના એ પૂછવાની જરૂર ગુજવાળા નીકળે ને તો દાડો વળે તો સમજાય છે આ કાળ એવો છે કાર જ એવો છે કે બધા ગુચવાયેલા જ છે આ કાર એવો છે આ કાર સમય સમય આ કાર બધા કાળમાં દરેક કાળમાં ગુચવાડો જ છે દરેક કાળમાં સુષમ કાળમાં સુષ્મા સુષમ સુષ્મા દુષમ સુષમ કાળમાં બધે ગૂંચવાડ જ છે The word is the puzzle itself. પોતે પઝલ છે itself પોતે થયેલું છે puzzle. God has not puzzled this word at all. Only scientific circumstantial evidence there. બધા પૂછવાના અત્યારે નીકળવું ફરી પૂછો ન થાય એવો માર્ગ પાડવાની જરૂર હવે કયો માર્ગ હોય આપણે જેનો કરવું જોઈએ આપણે માર્ગ શોધવાનું કહ્યું ને એવો કયો માર્ગ છે જેનું આપણે કરવું જોઈએ એ માંથી બહાર નીકળવા માટે કયો માર્ગ છે શું તારું નામ છે નોટ યુ આર તમે કોણ આપણે કોઈ નથી આપણું કોણ છે કોઈ નથી આપણે કોઈ નથી આપણે કોઈ જ નથી હું કોણ મારું નામ સત્યેન્દ્ર પાડ્યું છે એ પૂછે છે હું કોણ પણ એ જાણવાની જરૂર હું કોણ છું એ જાણીએ તારે પૂછવાડા મટી જાય જ્યાં સુધી ગુચવાડ કોઈ મટે એ સાધુ હોય સંત હોય કોઈ પણ હોય કોઈ ગુચવાડો મટેલો નહીં જેને આત્મજ્ઞાન થાય તેનો ગોતાળો જાય હવે આત્મજ્ઞાન ન થાય તો આત્મજ્ઞાની ના આશ્રયવાન થાય તો તેનો જાય બાકી બે જણના માટે મુક્તિ નો દરવાજો ખુલો આત્મજ્ઞાન અને આત્મજ્ઞાની ના આશ્રયવાન ફોલોવર બીજા કોઈને માટે મુક્તિ નો દરવાજો ખુલ્લો ગોચવાડો ઉભા ના થાય તો મુક્તિ નો દરવાજો ખુલ્લો થઈ જાય ગોચવાડો બિલકુલ ખરા ના થાય છે બધા તમારે ઉપચાર આત્મજ્ઞાન તમને કરાવીએ ત્યાર પછી તમને ગુસવાળો નહીં થાય નામ બાપ લખાઈ રાખજો કઈ એવો ટાઈમ મળે ત્યારે વિષય કોને કહેવાય જે વિનાશી હોય વિનાશી હોય પરમાનન્ટ નહીં આપના સ્વરૂપ નો મહિમા હોય ક્યાંય હોય આપડે શું કહીએ પોતે હોય કે મારી નથી એટલે ખ્યાલ આવે બરોબર ત્યારે લઈ જાય એ બધા કરે નહીં જોડતો ત્યાં ફરી ફોન કરશે ગોળી નું ભૂગ્યું હોય તો પાછી ના ન હોય એવું તમને અનુભવ ન હોય આ કોણ પાછું ના આપી દે ભૂલથી હોળી ભૂલી ગયા કરે પાછું કેવા આવે એટલે ભૈયા તારે કોઈ માણસ નવા આવે તેને શું લાગે કે આ લોકો ઇમોશનલ લાગે ઇમોશનલ કઈક ઉદ્દેશ આ તો ઇમોશન થયેલા છે ને તે ઇમોશન કાર્ય છે એ દ્વારા ઇમોશનલ ભરવા મળે વેપાર કરવા મળે આ તો કરેલો વેપાર તે કાર્ય છે જે દુકાનો કરી રહ્યું હતું તે કાર્ય ચાલે આ ભરતા નથી પેલા શું ભરતા લાગે હા એ ભરી રહ્યો એ ઇમોશનલ વેપાર નહીં ભરતો એ ટિકિટ નો વેપાર જય મનમાં શું જાણતો હોય કે આ લોકો સભા ના પાડે જ્ઞાની પુસ્તકો ક્યારેય ના પાડે એટલે પાડે છે ભરેલો માલ છે નીકળી જાય પછી ચીડ તો જ્યાં તો હા ટિકિટ ચીડ કરેલી હોય ને બકા ભરતા છે કલાકો ભરતા ત્યારે એ ચીડ કાઢે છે આ શું કરે ચીડ કાઢી નાખી આડા આડા પાડ્યા હોય પૂરા પડે ને ટેકરા કર્યા હશે એમાં કરો ટેકરા કર્યા હશે હા ચીડ કાઢે સહજ માં સમજાયું તમને હા છતાં તમને રમતા તમારે ચીડ કાઢવા પ્લસ માઇનસ અને જૈનો માધે જરા કરવા એ બધા કરીએ પ્લસ માઇનસ ચોખ્ખું થઈ ગયું પછી ના આગે નથી જે પેલા મતવાદી હતા તો હવે બધા એ કરેલા છે ચીડો કરેલી છે ચીડો કરે ને આ દુનિયામાં કોઈ સિવાય જળ સિવાય બીજી કશું વસ્તુ દેખાતી નથી કારણ કે વાંક ચેતન ને જોઈ શકતી જ નથી વાંક ચેતન ને હવે શકતો જ નથી કુશલ ના ગુણધર્મ છે બધા જોયું તે ચેતન ચોપડી મૂર્તિ નઈ મૂર્તિ પર મૂર્તિ ને બધે આપડે અમની મૂર્તિઓ વાંધો વાળી છે અનેક જાતના દેવો ગયા ને એટલે અમે આપણે કાબર કયા કાપડ એટલે બીજું કશું જે આ મુસ્લિમ સત્ય આ મોમેડન સત્યને માનતા નથી એવો કહેવાનો ભાવ છે એક અલ્લાહ સિવાય બીજું મારે કાપડ સત્તા એક જ નહીં બીજા કોઈ સત્તા નથી આપણે સ્વીકારીએ ને આપણે બધાને સ્વીકારીએ એમનામાં બરોબર છે એમને એમનું બરોબર છે આપણે હિસાબ અને બે ભેગો કરશે ટકરાય બે ટકરાય ભેગો કરે મારો ભેદ તો કોઈ ભેદક વિજ્ઞાન એટલા જ ધોરણ નો ભેદ બીજો આનો કોઈ ભેદ ના સમજે કે શું ભેદ છે ઘરની લડવા તો ક્યાં ગઈ અત્યારે કેટલા વર્ષથી દિગમ્બરે જેઠમ્બરે લડાઈ કરે છે કોર્ટો ઘરની લડવા તો કયો નહીં ભગવાન હતો એ લડ્યા કરે ધન આ કારણે ધન હિન્દુ એકલા લડ્યો ને મુસલમાનો યાર ક્રિશ્ચનો કોણ ધરના જે મોટા માણસ થઈ ગયા છે ને તે બધા લડાય એમને ઉઠાઈ લેવાના ઉઠાઈ લઈને બેટમાં બેટમાં રહેવાનું કરી આપે તો મળી જાય બિલકુલ એ સત્ય નથી અમારું નોનું બાળક સમજે કે આ સત્ય ના તોફાન બોલાયું આપડે નિકોબાર અંદામાન હતું ને એવો એક દેશ સારો કરી કાઢવાનો સગવડ આપવાની પણ ત્યાંની બહાર નહીં નકાર બધી આપવાનો કરવાનું શું કરે પણ અહીં નહીં તમારો કારભાર અહીં તો આપણે અમારા ઝઘડા પણ થઈ જાય શું કરે છે રોજ લડે છે દરેક સાલમાં તેત્રીસ સાલો એવા છે કેટલાય વર્ષથી કોર્ટમાં લડ્યા છે ત્યારબાદ ફોટો ફોટો હોય એ પાંચ જગ્યાનો ભગવાન નો બીજો ચોટી પર મારો છે તો તમે શું કરો તો હાલ પાંચ રૂપિયા હોય સાહેબ થી ના હા તો ક્યાં તો પાંચસો રૂપિયા ફોટો હોય તો મારો પાંચસો રૂપિયા બીજો દોઢ રૂપિયા મારો છે તો શું ન્યાય કરે તમારો આપડે એને અંદર પાડી દઈએ મારો મારી પાસે બીજા પૈસા નથી નહીં તો ઉત્તર આપી દે ત્યારે અંદર પાડી સો પાસે મારો ત્યાં રજૂ કરું સરળ માં જેવા સરળ જશે દેનનો દેન ભગવાને કેવડો ખોબદ કે કેવો બગલાક કેવા અને કઈ ના કઈ દેઈ પડ્યા ભગવાન ભગવાન એ કે એટલે આપણે ફરાને કઈ બાત તું લઈ જા અને આ રીતે કુડા કર કે તું મને કે આ રીતે કુડા થઈ તું તર આપી એટલે ઊડું કરો તે જતોઈ પણ આપણે કોઈ કબૂલ કર કોઈ દેડા પછી પકડી રાખે તો સંગ ના કરવો એ ઓળખી દેવું કે આ લોકો હરિયાળું લખાય નહીં એટલે પછી ચેતા પરિવાર થી દેરાશને જુઓ આવવા દો જો દિગંબર હોય નહીં તે જગ્યાએ કે દિગંબર આ કોઈ દે પેલા કોઈ દે કેમ જુદા બધું જે કોઈ દે એ તમે કેવું લાગે મમત ના કરવી જોઈએ છોડવું જોઈએ મમત ના કરવી જોઈએ છોડી દેવું જોઈએ મમત ના કરવી જોઈએ સત્તા છોડવી બહુ મુશ્કેલ છે સત્તા છોડવી બહુ મુશ્કેલ છે મુશ્કેલ છે પછી પૂજા થયા જતા જતા બતાવવી પડે ગભરામણ થાય એટલે જાય ભાવ છે એટલે કરે છે ખરી તો લડવું ના જોઈએ નહીં આપી દેવું જોઈએ અરે બધા કઈ ત્યારે હું સત્યાગ્રહ સત્યાગ્રહ હતું <laughs> મહાવીર જયંતિ ઉજવાતી હતી અહિયાં મહાવીર જયંતિ સ્થાનકવાસી દિગંબર અને શ્વેતાંબર સ્થાનકવાસી દિગંબર અને શ્વેતાંબર એ ત્રણ જણ ભેગા થઈને અહિયાં મહાવીર જયંતિ ઉજવતા હતા ના એટલે એ મહાવીર જયંતિ નો જન્મ દિવસ આવે એટલે સમાજમાં ખરાબ ન દેખાય એટલે ત્રણ જણ નું નામ આપેલું ત્રણ જણ નું નામ આપેલું કે મહાવીર તો ના ને એટલે ઉજવતું હતું ત્યાં આગળ પછી મને કીધું કે તમે ઓળખાણ આપવા વક્તા નહીં ત્યારે વક્તા ની ઓળખાણ આપવાનું હું ભૂલી ગયો દાદા અને મારો મહાવીર કોણ તેની ઓળખાણ મેં આપી ત્યાં આગળ એટલે પેલા મહારાજ સાહેબ મને કહે છે કે તમે શ્વેતાંબર દિગંબર કે સ્થાનકવાસી મેં કહું હું આ જે મહાવીર કીધા તેનો તે દાદા હું ત્યાં પદ બોલેલો ન્યાય મંદિર માં મારો મહાવીર હા ત્યાં બોલ્યો હતો હા તમારી વાત ને અમદાવાદ હા મારી વાત ને આમાં કમ થકો નથી આ વાત બધું સર વાસી એટલે શું કેવા માંગે છે દિગંબર દિગંબર વાસી અને શ્વેતાંબર આ ત્રણ માં ક્યાં ક્યાં ભેદ છે કે મૂળ વસ્તુ શું છે એ મને ખ્યાલ નથી દિગંબરી એટલે એક પૂરું દિગંબરી સ્વરૂપ પાડી શકાય એવું નથી એટલે શ્વેતાબરી પાસે છે શું પણ આ સારા નથી જુદું છે એ એ ધંધો કોના સારી વાત નીકળ્યો સાધક વાત શું કેવા માંગે છે ભાઈ આ બધું મૂર્તિ ની પાસે પડ્યું છે મૂર્તિ ની પાસે પડી ગયું હતું અને સાધુ આચાર્ય પાસે જાય એ લોકો એટલે દેવ ગુરુ અને સાહેબ કર્યું છે સમાનતા રાખવો પડ્યું ત્યાં સમાનતા તૂટી ગયેલી મંદિરની દેવની એટલે પછી આ લોકો શું કહ્યું ગુરુ ને માનો ચેતન મૂર્તિ માનો આ જળ મૂર્તિ ના માનો હવે કરો તારે પાસે શું છે કે જેના મૂર્તિ નું સ્થાપન થઈ ગયું હોય ગયડા હોય વ્રત હોય ત્યારે જ ના થાય એને તારે પાછી કરાય તેનો આ બધું આખો સમાજ થઈ ગયો સારું એ વ્યાજની નથી આપડે ના કેવું ખોટું કેવાય આપણે ના કેવું ખરેખર આ બે વસ્તુ સારી છે પણ વ્યવહારી આ ધર્મ જેવી વસ્તુ નથી ને મૂળ ધર્મ ખોઈ ગયો છે મૂળ ધર્મ વ્યવહાર ધર્મ વ્યવહાર ધર્મ અધૂરો છે વ્યવહાર ધર્મ લૌકિક છે કેવો છે એ તો વ્યવહાર ધર્મ આગળ પાવો છે છતાં અહીંયા આગળ કઈ છે દુકાનો હોય પણ તો લોકો આવડું છોકરું જાય તો ખેતર નહીં કેવો વ્યવહાર એ બધું બરોબર પણ મને એમ કે એમાં આ ત્રણું માં કઈ તાત્વિક ભેદ હશે એને તાત્વિક એનો કઈ તાત્વિક ભેદ હોય પેલો કાલે પાછી એને દિગમ કરે છે શેતાભાઈ દિગંબરી એ ગત છે પણ મોટા ગત છે એ મતો છે અને બીજા બધા ગત કહેવાય ગત એટલે કઈ સાધુ દૂધું લઈ જાય એનું એ ગત બે હાથે નહીં સાઈડ થવા જોઈએ તો તમારો ગત પીધો માન્યતા માન્યતા બધું દાડો કર્યો જો સુગંધી વાત થયો તો આપણે ત્યાં ઇજ્ઞાથી વ્યવહાર સારો છે સમાચાર નથી સુગંધેદાર ચેતિયાઓ ને ઓછા જમાનામાં તો વંશમકાર છે ને ઓછા જમાના આ દુષમકાર છે ને આ જમાનામાં ઓછા હોય શ્રેષ્ઠ જેની આજુબાજુ પચાસ પચાસ ની લઈ રહ્યા એનું નામ સુગંધી વાળું હોય શું કહ્યું સુગંધી વાળું હા પચાસ સુગંધી વાળું નામ અમદાવાદ ના શિક્ષણ પૂછ્યું કોઈ સુગંધી વાળું છે બહાર જવું કે તો સાધના વિચાર એવું કોઈ નથી નહીં શું કરવાનું છે સુગંધીદાર માણસ આવે કરવાનું છે એના કરતા આ ગરબત્તીઓ હારી આવી જાય હરગાઈ હોય વયડો સુગંધી થાય અગરબત્તીઓ નહીં હારી બે હરગાઈ સુધી બાગી બધેલું હોય તો આવે ને આવે અગરબત્તી પાડી પડે કે મારી ઘરથી જુઓ જુઓ ઉપાડ્યું તો જો તે શેઠિયા ગંદે ઉઠ્યા છે એના ઘરોમાં ગંદાય છે લાઈટ ને પૂછીએ ને પાછું બોલ્યા પડી ગયું એમને કોઠે પડી ગયું કોઠે મોટે પડી ગયું પોતે પડી ગયું <laughs> આ ડીગો પડી છે ડીગો એટલે હું તો કહું કે ભાઈ કોઈ જીત્યો હોય ત્યારે હું તૈયાર છું કોઈ પણ શેઠ આવો તો શેઠી તરીકે જીતતો હોય તો એને ત્યાં જઈ જે માગે આપવા તૈયાર છે એ જે મારા વર્લ્ડમાં માગતો બોલે ત્યાં નહીં તો આ ગતિ કરે વાત નહીં સુગંધી આપે બે આગળ વચ્ચે વરગાઈ આખો વડો ના થાય એમ કેવા પડે કે અમે કેવા સુગંધી દે આ મારે તો બોલવું પડે છે કે અમે આમ તૈયાર કરીએ પછી એ બોલવું પડે એટલે આ અગરબત્તીઓ જેવી સુગંધી આવતી છે પેલા બધા બધા ભેગા એરિયામાં સુગંધી આવે છે એટલે એમાં જઈને એટલામાં કે નહીં સંસ્કાર મળ્યા નથી પાણી મળ્યું નથી એવું જેવું મળ્યું થઈ ગયા સંસ્કાર સારા બનવા છે પણ આ અર્થમાં સાંભળેલું ખરું પણ આ અર્થમાં આ અર્થમાં આ આ અર્થમાં અર્થમાં આ આ અર્થમાં પણ એનું વર્ણન આવે આ અર્થમાં હોવું જોઈએ કે પહેલી ઘરમાં સુગંધ ફેલાય પછી પરણજો ભરાય પછી કુટુંબીઓ ભરાય ગામમાં ભરાય અને પછી પચાસ મેળા ભરાય આ તો ઘેર પૂછે નહીં તાર નીચે ના જવા દો ને તો મોટા માણસ છે કે આપડે સમજી જઈએ જે કરે ને ત્રણો ત્રણ મારે સમજી જઈએ એક જેઠો જેઠવાણી ને મોટા જેઠો બે બિલવાળા એ ઘરે થયા નથી આ જુઠા રડ્યો હા ભાઈ ભાઈ જોડે બોલા છું તો પચીસ હજાર તારીખ આપશું પચીસ હજાર તું ખૂબ મારું તો ગયા બધા સીધા આપી દે એ તો એમને રાજદાર ભાઈ છૂટતો જ નથી ત્યારે પડે ત્યારે પડે તે રેડ ની તો બદનાશ કર્યા કરે <laughs> તમારો ખબર છે કોઈ આ બાજુ પૂર્વ અરે શિક્ષા નું મોડું જોયું ને મને એમ થાય ત્યાં છે મારી પાસે હજાર હજાર કઈ પડાય ના લે એટલે મેં આ લોકો લોકોને કહ્યું એક જણ શ્રીમંતો નો ઓળખાણ કરવા પડતો હતો એટલે બીજા લોકો ઓળખાણ કરીને શ્રીમંતો ના કહે ઉલટું સાહેબ માં આવે કઈ લઈ રહે છે પણ આપે નહીં અમને પણ કઈ ભલે નહીં તારે આચાર રાખી નહીં કોક જ કેટલીઓ હોય કે જે પોતા પોતે પોતાનો ઓળખાણ લઈ લેવું પડાય નહીં તો બે ધકાય ખવડાય તમે લાગવા નહીં આવ્યા પછી છે નહીં હું તો લાખ માં હું મારે તો મને લાગો એક આગળ હતો બચારો બહુ આગળ આપણે એક લેવાની ઘણી બધા ચેત્યા સુધારો અને વાપી આગળ નાનું ગામડું છે ત્યાં ઉતરાતા નહીં તો રૂપિયા લેવા ગયા હતા બે લાખ રૂપિયા લ્યા છે હું અમારા ભાગીદાર કોન્તીલાલ એના ભાદર તે રાયસર ગુલાસ નો છે એમ તો ઉતરેલા એમને સો રૂપિયા લેવાના પછી અમે બધું રૂપિયા લેવાની બાજુ એ પણ તો વ્યવહાર જોયો બધો એના એમાં કમ્પાઉન્ડમાં ભગવાન જોયા કરતા હતા અમને તો જમવાનું બધું જુદું રાખેલું ગુમો બસ એનું નિરીક્ષણ કર્યા તો આ તે કરે કમાયો કેવી રીતે કમાયો વ્યવહાર કેવો છે સુગતિ કેવી છે સવારમાં બેઠા ધીરે ધીરે જોડે જાય તે સવારથી બપોર સુધીમાં લગભગ બસો ત્રણસો રૂપિયા અહીંયા આવું વાં સુધી બસો પાંચસો રૂપિયા અપાતા છે પછી અમે તો રૂપિયા લેવા ગયેલા બે લાખ તમારે જોઈતા હોય તો બે લાખ હાથે લઈ જવા પડશે ના લીધી એટલા બે લાખ તમારે બાર ના વ્યાજ બાર ના કેટલા ટકા થયા નવ ટકા નવ ટકા નવ ટકા નવ ટકા અઢારસો રૂપિયા ભરી વ્યાજ કરે એટલે મેં હવે ભાગીદારે કહ્યું ને આપણે રૂપિયા દેતા નથી આપણે લાખ કહો ભાઈ લાખ આપશો પછી લાખ આપજો માર્કેટ આવે એવું છૂટક છૂટક ના મળે કે આખરે જવા મળે પછી એક જણા નરમ થયા કે ના લાખ લઈ જાવ પણ જે કઈ હાથે ના કે એવું ના કોઈ અમે બે હજાર લઈ જઈએ દસ હજાર દોસો લેવાની તમે હજાર કરી એવું પણ વિઝા લઈ જઈએ જયારે અટક લે ત્યારે આ તો ધંધો કરવાનો એ તમારે બેંક માં પડી રહે એકાઉન્ટ ખાતા કોઈ આલે પેલા ના કર્યું હવે ના લીધા પાસે પણ એનો તો વ્યવહાર છે રોજ સંખ્યા સાચું છે ને વનવા વાળા આવે દુકાન બધા એ જાતે જોઈશું પણ છે જ હિન્દુસ્તાન છે ભરી પડવાની નથી તો આવે નથી આવતા ત્યાં તો આવતું નથી નિયમ જે હાલે ત્યાં તો આવે અને આવતો ના ત્યાં તો ખરેખર આગલું બારણું ખુલ્લું કરી અને પાછું બારણું ખુલ્લું કર્યું એટલે પછી ખૂબ પવન આવવા મળ્યો તમે આગલું પાછું બે બંધ કરી દીધા પછી અથડામણ થઈ તમે હવે શું કરીશું એટલે પાછું બંધ કર્યું અને આટલું એટલું ખુલ્યું તારે આંબે પડી ગયા છે આટલો પહેર છે ફરી પહેર નહીં બહાર વંટોળ્યું હોય તો અંદર પહેરે નિકાલ પેલી બાદ નીકળવા રસ્તો નથી એટલે ફરી પહેરે નહીં પવાર ગમે શું તોફાન હોય તો મહી પહેરે નહીં પવન રૂપ ભરેલો છે માટે પહેરશે એટલે પછી આ પૈસા બાબત એવી છે પૈસો જો પાસે બહાર નીકળવાનો ના હોય અને જો હંગરી કાઢશો તો પહેરશે નહીં બીજો પવન જેવી વસ્તુ છે જો પાકી નું હોય જવા દેશો તો એ ચાલુ રહે પવનો આ ખતરો કરી દે ભાઈ હું તો હવે તે ડાયરેક્ટ કરી નાખું કે જુઓ તો ખરા ને બધું પહેરતો પહેરતો આગળ બાજુ બંધ કરવું પડે જ નહીં એટલે તે જ નહીં અને આપણે ગરમી લાગે ને પૈસા વાળો તો પાસે બાર ખુલ્લું હોય તો તે ખુલ્લું આખે વાળું નથી નહીં આ પેટ